ચા પડે બધા મને તો એક મારી ભાઈ આવી બધાને તો એની નાખી બધું ચા પાવે ચિકનપુરી ખાતા હોય તો ચિકનપુરી ના ચહેરો અને કાપા વગાસ ના કરે બધે લાગણી વાળો થાય સાચો છે મેં આમતા જીતા તળાવે કરી બીજી લઈ નથી બધા દેવું જૂના વાત બહુ જૂની વાત જ્યાં પૈસા બહુ મોટો પછી એના પાકો કરશે મારે એને જોયું છે જોયું છે મારે એને આપી દેવું છે એટલે દેવામાં છૂટા થઈ જાય છે એટલે કાકા પેલા આમ કે શું ભાઈ કેટલું દેવું ભાઈ દે ના બોલે એટલે કેટલું દેવું છે ભાઈ દે આપી દેવું છું ત્યાં પેલા ભાઈ કશું દેવું એવું કશું છે ને એટલે મને કહેવાય કેટલું જોયું છે સારી જશે જશે પછી અમને કીધું જાય પછી અમને કીધું તમે કહ્યું ના બોલ્યો તમારી મને બોલે છે મારી પાસે બોલે છે <laughs> આ પિતાનો સારા પગાર કરવા આવી દીધો ને ભેગા તો ભરી આપશે હું એના દાદા તો હું દાદો માન હું અંદર આપના દીકરા થતા આગળ નહીં પડ્યું દીકરાને દીકરા કે હું દીકરા દીકરાનો દીકરો દાદા દાદા માનું કેટલાક માનો થઈ ગયું સુરક્ષા કરતો છે બાપ થઈ ગયા તો કૂતરા બાપ સમજશે ગધેડા બગડે બધા બાપ <laughs> <laughs> તારો તારો રચના આ નાની લઈને મને નાની લઈને આવડે કેટલી ઉંમર છે હું જાણું કે દાદા છે દરેક નથી મારો વસ્તો જાણવાનો ઓછો થતો જાય હું લે હાય દાદા હાય દાદા દાદા ઊંધા ફેરો કરે દાદા એવા દાદા આપણે બસ માણસ કેવું લાગે જાણતો નથી તમારા બાપા જાણતા હતા જતો હવે હું કરું બાપ છું આવું તો ને જે જ્ઞાન કદાચ આખી દુનિયા જણાવશે તો કહ્યું એની પછી દાદા જેવો હોય કોઈ જેવો તો એ પછી કે દાખલો વાંધો છોકરા નહીં આપણે આવ્યું છે દાદરા છે જીબાનો જીબાનો અર્થ જ નહીં પછી તો જીબાનો અર્થ જ નહીં એના કરતા આપણે વધારે લઈ લઈએ પછી બિલો લેવું એના કરતા વધારે લઈએ તે ઘરમાં રહેવાનું જ નહીં હા રહેવાનું જ નહીં હા બ્રાન્ડ આવી ગયું હા બાળકના માઇન્ડ ઉપર કેટલો ત્રાસ હશે ત્યારે બોલો બોલો આ કાળમાં આવ્યું અહીં સગું આવ્યું સગું બધા આવેલા ભાઈ એવું ક્યાં બોલાતા છે કોણ સતી ભાવ ઘા દર્શન આમ સતી ભાવ મદદ એટલે એવું પણ આવું લખ્યું લખ્યું ગમી ગયા તો ગમી ગયા બેગ ને બેગ ને બોલી ગયા છે કામ દસ દસ કરતો અને આ બચ્ચા ભેગું કહેવાય છોકરા જોયા કરે ઉત્પાદન આપો તો ઉત્પાદ પોતે એવી ગાડી મારે તો બની હોવું લોકોને જોયા ત્યાં નિયમ કેવું હોય મોટો તૈયાર નિયમ સર્વસ્વ મારી પાસે એમાં બધું પણ હા કાઢે થાય હા બધે જોયું હા બધા સાધો હોય સાથે હોય ક્યાં કરે ચાખા પછી આવું રહ્યું હતું એટલે જો બાપનો બાપનો ના હોય ત્યારે હોય આવી આવી બાપ ભરકત ના હોય ત્યારે મારી છોકરી ગાડી લાગે પડે છે તમારા ના આવે એમાં કાનૂની નોંધ નહીં અને ફોરેન આ તો કર્મ બંધન મારા પૂરે થાય છે બરોબર આ ઋણ તો ખરું ને જો બધું ભૂલો એ કહે છે બધે છોકરાને એવું છે કે બાપની જ ભૂલ હોય બાપની બાપની ભૂલ હોતા બાપની જ ભૂલ હોય બાપની ભૂલ હોય એના બાપ થતા નથી આવે એટલે આ બધું બોલે ગયું પછી નરમ એટલો એટલા સુધી નરમ થાય એટલે સુધી નરમ થાય ત્યાં પછી વડીલ પણ રાખે જ નહીં કોઈ વડીલ પણ રાખે જ નહીં કોઈ જાતનું વડીલ પણ રાખે જ નહીં બાપ વડીલ એની ભૂલ છતાં છોકરા એમ કરે બધા છોકરાઓ ન કરે ખાતરી ખરી બાપ એની બાપની ડ્યુટી બજાવે બરાબર તો છોકરો બાપના કળામાં રહેશે એવી ખાતરી ખરી એમ ગેરંટી ખરી આપણી ગેરંટી આપણી જગત જગત છેલ્લી કોર્ટના હતો અને છોકરા છેલ્લી કોર્ટના લીધે છોકરા છેલ્લી કોર્ટના લીધે એમાં બાપ શું કરવાનો હતો વાત છે બાપ હું બાપનો એ છે એ ધર્મ એ ધર્મ જવાબદારી આગળ વિવાહમાં આવી રીતે પાકને બદનામ આગળ આગળ બધા સારા બધા તો સાચું થયું આપડે હું કંટ્રોલ અને આમાં કંટ્રોલ માનીએ અને કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ શું ભાઈ પણ એ હિસાબ બરાબર ન હોય તો શું કરે વ્યવહારમાં ચોવીસ પાંચ પાંચ કે અસ્તિત્વમાં વસ્તુ અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ એવી વાત જે આપણે કહી તો એમાં અસ્તિત્વમાં વસ્તુત્વ તો આવી જ જાય અને અસ્તિત્વ વસ્તુત્વ જુદી કરવાની જરૂર છે અસ્તિત્વ વસ્તુત્વ હોય પૂરત્વ હોય મન જ છે અસ્તિત્વ અસ્તિત્વ વસ્તુત્વ અસ્તિત્વ એટલે હું છું એ કારણ હું છું એ ભાન ના હોય શું કહ્યું હા એ અસ્તિત્વનું રસ્તો કરો બાંધવા માટે જાત માટે ભાન થવું જોઈએ ના ચાલે તો તારે થયો તમારા ઘરમાં આપણે આવી પર્સનલ લગાડો તમને અને કોઈ પણ નીકળ રાજ્ય નીકળ તમારો કિલોમીટર નીકળો ઘરે ઘરે રહી ગયા આપણે મારા પાસે ઘરે બોલતો જ ના ના ભાઈ બીજા એવું એવું એવું ચિકન એવું આમાં ચિકન ચિકન ગાડી બધા દેખા પડે છે જુગત નાખે જુગત તો એના પર ધ્યાન ના હોય એટલે આ મૂકી દો આપણે ચાર ભલું થયું ભલું નથી થતું રાત્રે મેળ આવે પછી મારા આવે અસ્તિત્વ નું જ્ઞાન એટલું બધું આ જગત આકાર દાદા જ્ઞાન કરે નહીં એનો સ્વભાવ જ કરાય આજ્ઞા પાડી દઈએ આજ્ઞા તો મોટી વાત છે અરે આ શું આમ કરે પાર્લર વાળી વાત નથી વસ્તુ મને એનો સંસારમાં છે સજન ખાડો છે પોતે આદમી લીધેલા આપણે આવીએ તો ખાડો દાદા એવો એવું નહીં એવો કઈ સારા પણ નહીં લાગેલો બહુ પણ આ ભેદ શોધવામાં હતા એટલે આપણે એટલે આપણે કહ્યું પહેલા દેવનું જ અસ્તિત્વ વધારે માનતા હતા નું જ અસ્તિત્વ વધારે પહેલા માનતા હતા પહેલા દેવનું જ અસ્તિત્વ વધારે માનતા હતા દેવનું પહેલા એનું અસ્તિત્વ માનતા હતા હવે દેહ અને આત્મા નું અસ્તિત્વ દેહ અને આત્મા નું અસ્તિત્વ અને આત્માનું વસ્તુત્વ આપ એકો છો અમે એમ સમજીએ છીએ આપણી જોડે એક પ્રકારનું ભાન કે મનુષ્ય મનુષ્ય આ બધા મનુષ્યોને છે ગાય જતો છે ત્યારે ભાન છે કે હું છું હું છું તો સુખ ઉલટી છે તમે શું લાવ છો કરે છે આવી જીવન રંગ રંગ કરાવે વારંવાર એટલે ભાન થયું કે વ્યક્તિત્વનું ભાન થયું છે બાજુનું એક્સિડન્ટ ના થાય વાંધો નહીં કે આ શહેરમાં વાંચે બધું જરા જેવી છે હું શું કરું છું વાંચે વાંચે ઉગાડી આપીને કરાવો અને પછી અસરાવી છે એમને થાય શું કહે? અસરાવી છે એમને થાય શું? બરોબર ને? અને સહાય હંમેશા અહંકાર કરતા સહાય કરે અને અહંકાર વગર આપણા લોકો શિકાયત મોટો છે તો એકદમ ભારતમાં બધા ગ્રેજ્યુએટ એટલે રાખતા હોય બહુ મોટા ત્યાં કેટલા બધા સંજોગો બધા કાયમ કાર્ય કરવાનું હોય એ કરાવે છે તમારે શું શું ઉતારે અને બીજા નરસ કહેવાય કરતા આપણે જોવાનું ગાંધીનો રંગીનો મકાન જેટલું બધું અલગ કર્યું આ આપણે બધા અનુભવમાં આવે છે એ બધું વિચાર અને મનમાં ચાલે લોકોને દેખાય દેખાય બધું વાંચે બધું આ મને હવે બધું કરાય દેખાય દેખાય નહીં તમે તમને તો ગુસ્સો કરો જ્ઞાન ના ગુસ્સો કરો તમે મનાવી શકો આવું ન કરવું જોઈએ બહુ મોટું કહેવાય એ તારાથી લોકો સારું નથી કરતા અમારે રહેવાનું થશે આધ્યાત્મિક વિકાસ ઘરે નહીં આવતો ઘણું માટે ભાવમાં આપણે ભાવ કરીએ બહુ બધી વસ્તુની જરૂર ના થાય ના રહે આપણે નહીં કરીએ તો આપણું ભલે બતાવે ને અને બધા જુના નથી જુના ચા બધા જમાવી પડે છે હું દરબાર શું શું કરે કેટલા જાહેર કરવાના છે સાથે તો નથી જવાનું આ વાત લોકો અત્યારે દરેક નવી કહેવાય એવું તો બધા અક્ષરાતા ક્યાંથી આવ્યા બીજી બાજુ છતાં છીકરી કરી દીધી તો એમાં તો આપણે વિભાવ કર્યા વિરુદ્ધ ભાવ કર્યા એટલે બધું ભાવથી છે ક્રિયાથી નથી એ બરાબર ક્રિયા એટલે આ જે પ્રાણ થઈ ગયું ગયા તો પૂછતા આપણે આપણે હાથ આગળ હાથ લગાવે આપણે એટલે દાદા એટલે આવતો ભાવ ભાવ શું સુધારી શકાય એટલે આવતો ભાવ ભાવ થી ભાવ રહ્યો નથી ભાવ નવું લાગી તો કરતા હોય કરતા પણ હા દાદા પણ એ ભાવ શુદ્ધ ભાવ કે શુદ્ધ ભાવ રહેવા જોઈએ ને એ ભાવ ભાવ બગાડવા જોઈએ ને આવતો ભાવ ચલાડવા બગાડવું કરવા માટે નિકાલ કરવા માટે થાય આવી રીતે નિકાલ મનના કહેતા શીખવાનું ચાલે તેનું મનના કરવા જવાનું ચાલે શું ચાલે આપણે જે પ્રમાણ ચાલે મનમાં કયા તો આકાર હતો કે મન કયા આમ કેવો કરતા હવે જોઈ જેટલું કામ મન હોય એટલું કામ આગળ અંદર એટલે દાદા આ સૂક્ષ્મ વાત થાય સંભાવ થી એનો નિકાલ કરવો એટલે એ પ્રસંગ જે આવ્યો મહેમાનો રાત્રે બાર વાગે આવ્યા ખીચડી માગે તો ખીચડી કરી દેવી અને સંભાવ થી એનો નિકાલ કરે ભાવ સંતોષ ના કરે દાદા ત્યારે ભાવ બગડતા હોય એને શું કેવાય ભાવ બગડતા હોય એને શું કહેવાય ખીચડી કરી દીધી ખીચડી કરી દીધી જમાવ્યા પણ છતાં અંદર ભાવ બગડતા હોય અને બધા કામદાર ઘરમાં આમ દબાણ કરી દબાણ પછી બધા થઈ ગયું પ્રતિવત મહાત્મા પૂછ્યું હું કોઈ ઉદાહરણ છે કે આ દિવાળીના લગ્ન રહીને આપણે ચાલુ લાગે દિવાળીના દમણને લીધે આપણે હું આપું એવો છું ને એટલે થાય આપણે ભલે કીધું થાય હા આ બધા છે સમજાવો બધા છે બધું હવે મારી પર છોડી જાઓ મને મારી પર છોડી જાઓ તમે મોટા માણસો તમારી વાતમાં બ્રાહ્મણ મને મારી પર છોડી જાઓ શું કહું ભાવ કરી શકી આપી એ પણ પુરસાદ જ છે ને પણ નેગેટિવ પુરસાદ છે પુરસાદ પુરસાદ છે પણ નેગેટિવ પુરસાદ આ ભાવ બગાડવો છે પણ એ પુરુષાર્થ કરવો કરવો જ્ઞાન લીધા પછી એ પુરુષાર્થ પણ કરવાનો હોય આમ કરવું નહીં મદદ શા માટે કરો છો કોલેજમાં મદદ કરો છો માણસ મદદ કરો આમ ત્યારે કરતા આવે તો એનો ભાવ ના પકડે આનંદ થાય અને કેટલીક વ્યક્તિને ભાવ પકડે મન તો કે આવું વ્યક્તિઓ પોતાને ગમતા હોય ત્યાં ના કરે ખાલી હોય તો ના કરે ખાલી હોય બધી હોય તો ના કરે ના ગમતા મનનો સવાલ છે જમવું એ ના ગમતું કેટલાક ગમતા હોય તમે સારી રીતે ના ગમતું ના ગમતા ના ગમતા વગર કેટલાજી કરવી ના ગમતા હોય તો આર્થ ધ્યાન કહેવાય ગમતા ઉપર રાજી થવું એ આર્થ ધ્યાન બંને આર્થ ગમતા હાજરી રાખો એ આર્થ ધ્યાન બગડ્યું એવું ધ્યાન બગડ્યું ગમતા ને ઉતરાજી કરવી તે જ ધ્યાન બગડ્યું આર્થ ધ્યાન એવો આર્થ ધ્યાન બગાડ ભગવાન નું જ્ઞાન તો મારી મારી મદદ એવું અને આવી ગયું હોય એને ખુશ કરીને રાખ્યો તો એટલું માટે જાતે તને આ શું તેનું ગમતો એટલે ગમતો હતો સારું બાદ નકર સારી ક્યાં જશે માટે ગમ્યું હતું પરિસ્થિતિમાં આટલું કે આ તો ધ્યાન ના આવે એટલે શું છતાં એવું તમને લાગે કાગળ જ જવાબ આપી છતાં લાગે તો પહેલાનો પેલો અભ્યાસ કરો ઊંઘો એ એટલું દેખાય બીજું દેખાય પછી ખરેખર ત્યાં હોતું નથી આ સુધર થાય જ નહીં સિદ્ધાર્થમાં તો તો કર્મ ડિસ્ચાર્જ થાય તો શું અનુભૂતિ સત્તા જાય તો શું અનુભૂતિ ને હવાનું તો ઊંચા હવાનું ઊંચા તેના ચાર્જ ડિસ્ચાર્જ લે જે બધા પાંચ ઇન્દ્રિય બધું થયું